पर्यन्ताणम् नमो सिद्धाणम् नमो वाय रीयाणम् नमो वत्सायणम् नमो लोये सव साहुणम् ऐसौ पञ्चडमुक्कारो ऐसौ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી પટમામ સવાઈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ